એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા હિતાર્થ તનિષ અચિંત તન્વી અભિન સૌમ્ય પ્રીત અને અરહમ વાર્તા સાંભળે છે આવો આવો મારા ભટુરિયાઓ હિતાર્થભાઈ તનીષભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આ રતિલાલ નાયકની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે પ્રહલાદ તમે પ્રહલાદનું નામ સાંભળ્યું છે ને ધ્યાનથી સાંભળજો હિરણ્ય કશિપુ નામે એક રાજા હતો એ સ્વભાવે અભિમાની હતો પોતાનાથી કોઈને એ મોટો ગણતો નહીં એ રાજ્યમાં સૌ કોઈને કહેતો તમારે મારાથી કોઈને મોટું નહીં ગણવાના રાજાને પ્રહલાદ નામે પુત્ર હતો પ્રહલાદ નાનપણથી પ્રભુનું નામ રટા કરે પિતાને એ વાતની જાણ થઈને એ તો ક્રોધે ભરાયો પ્રહલાદને એણે કહી દીધું તું ભગવાનનું નામ લેવાનું છોડી દે પ્રહલાદને શું સૂજ્યું તે કહી દીધું એ નહીં બને રાજા તો ખૂબ ગુસ્સે ભરાયો એને હાડો હાડ અપમાન લાગ્યું એણે કહી દીધું તું ભગવાનનું નામ લેવું નહીં છોડે તો હું તને આકરામાં આકરી શિક્ષા કરીશ યાદ રાખજે પ્રહલાદે કહ્યું પિતાજી મારાથી આપનો હુકમ નહીં પાડી શકાય કેમ કે હું ભગવાનનું નામ લેવું છોડી શકું તેમ નથી રાજાએ તો ગુસ્સે ભરાઈને પ્રહલાદને પહાડ ઉપરથી ફેંકી દેવરાવ્યો હો ફેંકી દો આને પહાડ ઉપરથી નીચે પણ પ્રહલાદને કશી ઈજા ન થઈ ને આવીને એણે ભગવાનનું નામ ચાલુ કરી દીધું રાજાએ ગુસ્સે ભરાઈને પ્રહલાદને સાગરમાં ફેંકી દેવરાયો કે ફેંકી દો આને દરિયામાં પ્રહલાદને કશી ઈજા ન થઈ અને આવીને એણે ભગવાનનું નામ ચાલુ કરી દીધું રાજાએ ગુસ્સે ભરાઈને પ્રહલાદને કહ્યું તો તું આકરામાં આકરી સજા માટે તૈયાર રહેજે પ્રહલાદે કહી દીધું પિતાજી તમને ગમે તે તમે કરો ને મને ગમે તે હું કરીશ ભગવાનનું નામ મને ગમે છે એટલે હું એ છોડીશ નહીં ભગવાન તો સર્વવ્યાપી છે બધામાં છે એમને હું કેમ છોડી શકું હિરણ્ય કશિપુએ આકરામાં આકરી સજા નક્કી કરી એને હોલિકા નામે એક બહેન હતી આગમાં પણ બળે નહીં એવું એને વરદાન હતું બોલો રાજાએ એને કહ્યું બહેન પ્રહલાદને મારે આકરામાં આકરી શિક્ષા કરવી છે આકરામાં આકરી સજા કરવી છે એને આગમાં બાળવો છે હું આગ ખડકાવરાવું છું તું ખોળામાં પ્રહલાદને લઈને એમાં બેસ આગ પ્રજળતા પ્રહલાદ બળી મરશે ને તું તને મળેલા વરદાનને કારણે ઉગરી જઈશ હોલિકા તો તૈયાર થઈ ચિતા ખડકાઈ હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને એમાં બેઠી ચિતા સળગાવાય પ્રહલાદ તો ભગવાનનું નામ લેતો લેતો ખીલ ખીલ હસો અને હોલિકા આગથી લપેટાતા ચીસો પાડવા લાગી બચાવો બચાવો હું સળગું છું બચાવો હું સળગું છું પણ પ્રહલાદ તો ખીલખીલ હશે હો ભાઈ થોડી વારમાં હોલિકા આગમાં બળી ગઈ પ્રહલાદ ભગવાનનું નામ બોલતો બોલતો બહાર આવ્યો લોકોએ એને વધાવી લીધો પ્રહલાદ અમર રહો હિરણ્ય કશિપુના ગુસ્સાને સીમા ન રહી બીજે દિવસે રાજાએ પ્રહલાદને સભામાં બોલાવી મંગાયો એક લોઢાના મોટા થાંભલાને લાલ ચોળ ગરમ કરાયો પછી પ્રહલાદને પૂછ્યું બોલ આમાં તારો ભગવાન છે પ્રહલાદે કહ્યું હા પિતાજી એનો દરેક જગ્યાએ વાસ છે ભગવાન તો બધામાં છે પુત્રના જવાબથી પિતા ગુસ્સે થયા એણે આજ્ઞા કરી તો બંને હાથથી આ થાંભલાને પકડ અને તારા ભગવાનને ભેટ જોઉં છું કે તારો ભગવાન કેવો બધે વસેલો છે પ્રહલાદને ભગવાનમાં વિશ્વાસ હતો તનીશભાઈ એ તો ડર્યા વિના એણે બંને હાથે થાંભલાને બાથ ભરાવી ત્યાં તો મોટા અવાજ સાથે થાંભલો ફાટો કડડ કરતો અને થાંભલામાંથી નરસિંહ ભગવાન નીકળ્યા માથું સિંહનું અને આકાર નર કહેતા માણસનો આપણા જેવો નરસિંહ ભગવાને હિરણ્ય કશિપુને પકડીને દરવાજાના ઉંબર ઉપર લીધો પછી પોતાના મોટા મોટા નખ વડે ફાડી નાખ્યો અને પ્રહલાદનું રક્ષણ કર્યું લોકોએ પ્રહલાદનો જય જયકાર કરો પ્રહલાદની જય હો પ્રહલાદની જય હો ભગવાને પ્રહલાદને હિરણ્ય કશિપુની ગાદીએ બેસાડ્યો તો ભાઈ આવી હતી આ પ્રહલાદની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે બધા આ વાર્તા તમારા ભાઈ બહેન બેનપણીઓને કહેજો પાછા હો ચાલો આવજો આવતીકાલે તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હવે હાલાવાલા કરી જાઓ આવજો